એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા અંશ યાંશ અને જીયાંશ વાર્તા સાંભળે છે આવો આવો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો વાર્તાનું નામ છે લવકુશ રતિલાલ અનિલની આ વાર્તા છે હો ભાઈ એમણે મને કહી છે હું તમને કહું છું વનમાં તમસા નદીને કાંઠે વાલ્મીકી ઋષિનો આશ્રમ હતો રામે સીતાને વનમાં મોકલા હતા તે અહીં આવીને ઋષિના આશ્રમમાં રહેતા હતા આશ્રમમાં સીતાએ બે પુત્રોને જન્મ આપ્યો હતો કુશ અને લવ વાલ્મીકી ઋષિએ બંને ભાઈઓને શસ્ત્ર અને શાસ્ત્ર એમ બંનેનું જ્ઞાન આપ્યું હતું ભણવામાં હોશિયાર ને હથિયાર ચલાવવામાં પણ હોશિયાર ગોમતી નદીના તીરે ગોમતી નદીના કાંઠે રામચંદ્ર એ અશ્વમેધ યજ્ઞ શરૂ કર્યો હતો યજ્ઞમાં રામની જોડે રાણી જોઈએ પણ સીતા તો વનમાં હતા રામે બીજી રાણી ન લાવતા સીતાની સોનાની મૂર્તિ બનાવી અને પાસે બેસાડીને યજ્ઞ આરંભ હતો હો ભાઈ યજ્ઞના ઘોડાને શત્રુઘ્નની સરદારી નીચે દિગ્વિજય માટે મોકલ્યો હતો યજ્ઞનો ઘોડો દિગ્વિજય કરતો કરતો બધા પ્રદેશો જીતતો જીતતો વાલ્મીકીના આશ્રમ પાસે આવ્યો વાલ્મીકી ઋષિ આશ્રમની બહાર હતા કુશ તો યજ્ઞના લાકડા લેવા યજ્ઞના સમીધ લેવા દૂર દૂર જંગલમાં ગયો હતો અને લવે ઘોડાને જોયો આશ્રમમાં લવે અનેક પ્રાણીઓ જોયા હતા પણ ઘોડાને તો પહેલી વાર જ જોયો ગુરુજીએ ઘોડાનું વર્ણન શીખવ્યું હતું એના આધારે એણે નક્કી કર્યું કે આ એ જ ઘોડો છે ઘોડાના માથે સોનાના પતરામાં લખ્યું હતું અયોધ્યાના મહારાજાને જે પોતાના સમ્રાટ તરીકે માનવા તૈયાર ન હોય તે આ ઘોડાને બાંધે અને સૈન્ય સાથે યુદ્ધ કરે લડાઈ કરે લવે તો એ વાંચ્યું અને એના લખનારની ઉપર હસી પડ્યો ગુરુજીના આવા સરસ વનને પણ આ ઘોડો અયોધ્યાના સામ્રાજ્યમાં બંધનવશ કરવા આવ્યો છે લો બોલો જોઉં હવે એની તાકાત લવે તો જુસ્સાથી એની લગામ પકડી લીધી અને એને બાજુના ઝાડ સાથે બાંધી દીધો એટલામાં શત્રુઘ્નની સેના આવી પહોંચી લવે ઘોડાને બાંધેલો જોઈને સૈનિકો આગળ આવ્યા અને એક નાનકડા ઋષિ કુમારનું આ પરાક્રમ જોઈને એને કહેવા લાગ્યા એ બાળક આ રમતનો પ્રસંગ નથી આ ઘોડો બાંધનારા તો અમારી સાથે લડાઈ કરવી પડે તું હજી નાનો છે ઘોડો છોડી મૂક અમે તને કશું નહીં કરીએ લવ બોલો મેં સમજી બુજીને એને બાંધ્યો છે આ ઋષિ આશ્રમ છે એના ઉપર કોઈની આણ ન હોઈ શકે આ ઋષિનો આશ્રમ છે કોઈ રાજાનું ઘર નથી કે રાજાનો પ્રદેશ નથી હું તમારી સાથે લડવા તૈયાર છું એણે ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું સેનામાં સૈનિકો પણ ધનુષ્ય બાણ સાથે તૈયાર ઉભા રહ્યા હો લવે તો ધ્રુંભાકાસ્ત્ર નામનું બાણ છોડવું ને આખી સેનાને ઊંઘમાં પાડી દીધી હો દૂર ઉભેલો શત્રુઘ્ન તો આ નાના બાળકનું પરાક્રમ જોઈને દંગ બનીને જોઈ રહ્યો એને આ બાળક માટે માન થયું એ સાથે એના તરફ ન સમજાય એવી લાગણી પણ થઈ આવી એને તો એણે લવની પાસે આવીને કહ્યું બાળક તારી બાણ વિદ્યા તો વખાણવા લાયક છે તારી એ આવડત ઉપર ખુશ થઈને હું મારી સેના ઉપરના તારા આવા અવિનયને માફ કરી દઉં છું તું આવડું નાનું બાળક છો હવે તું ઘોડાને છોડી મૂક ત્યાં કુશ આવી પહોંચ્યો એ લવની પડખે ઊભો રહી ગયો અને બોલ્યો કોણ છો તમે અમારા ઉપર દયા કરવાવાળા ત્રેવડ હોય તો અમારી સાથે લડાઈ કરો શત્રુઘ્નની શત્રુઘ્નથી કુશની આવી વાણી સહન ન થયો ભાઈ અને એણે બંને ભાઈઓને લડી લેવા આહવાન આપ્યું આવી જાઓ બંને ભાઈ ધનુષ બાણ સાથે મેદાનમાં આવીને ઊભા રહ્યા શત્રુઘ્નને પોતાની સેનામાંથી સુગ્રીવ અને હનુમાનને લડવાનો શત્રુઘ્નએ આદેશ આપ્યો હનુમાને લડવાની શરૂઆત કરી પોતાની પૂંછડી ખૂબ લાંબી કરીને એમાં લવને બાંધી દીધો કુશે આ જોયું અને લવને છોડાવવા પોતાના ભાઈને છોડાવવા એ તો આગળ વધ્યો એક મોટા તોતિંગ વૃક્ષ ઉપાડીને સુગ્રીવ એની સામે આવ્યો ને એને લવની મદદે જતો અટકાવ્યો પણ એ દરમિયાન તો પૂંછડીના બંધનમાંથી લવ છૂટો થઈ ગયો અને હનુમાનની છાતીમાં મુક્કો મારી ચૂક્યો હતો ડુસુમ કરતો અને હનુમાન તો બેભાન થઈને ભોંયા પછડાયા બફાંગ કરતા બોલો કુશને પણ આ જોઈને ચાનક ચડી અને એણે સુગ્રીવને ઊંચકીને ઝાડ સાથે જ ભોંયે પછાડ્યો બફાંગ કરતો એ પણ બેભાન થઈ ગયો પછી બંને ભાઈ હનુમાન ને સુગ્રીવને પૂંછડીઓ પકડીને ઘસડતા આશ્રમ તરફ લઈ જવા લાગ્યા બોલો સીતાને પોતાનું પરાક્રમ બતાવવા હનુમાનને બાંધીને લઈ આવતા દીકરાઓને જોતા જ સીતા હનુમાનને તો ઓળખી ગયા હો એમણે પૂછ્યું અરે આ શું કર્યું લવ બોલો એક ઘોડા સાથે મોટી સેનાને લઈ આ વાનર આવ્યો છે મેં ઘોડાને બાંધ્યો એટલે સેનાના ઉપરીએ અને મારી સામે લડવા મોકલો તો માં કુશભાઈ પણ હતા એટલે અમે બંને લડાઈ શરૂ કરીને એમને યુદ્ધ ખપતું હતું એમને યુદ્ધ કરવું હતું એટલે અમે યુદ્ધ આપ્યું સીતાને સમજતા વાર ન લાગી કે આ ઘોડો રામનો જોવો જોઈએ એમણે પુત્રોને કહ્યું આ ઘોડો તો તમારા પિતાનો છે અને આ હનુમાન છે તમારા પિતાના સેવક છે એમને મૂકી દો અને જલ્દી જઈને ઘોડાને પણ છૂટો મૂકો જોઈએ લવ બોલો બા અમે તો અમારા ધર્મનું પાલન કર્યું છે ક્ષત્રિય ધર્મનું પાલન કર્યું છે અમને પડકાર્યા એટલે અમે યુદ્ધ આપ્યું હવે યુદ્ધ કરવા ન ઈચ્છતા હોય તો એમનો ઘોડો એમને પાછો આપી દઈએ એટલામાં વાલ્મીકી પણ પોતાની સફરેથી આવી પહોંચ્યા હો સીતાએ વાલ્મીકી ઋષિને બધી વાત કરી વાલ્મીકીએ જાતે જઈને ઘોડાને લવકુશ પાસેથી મુક્ત કરાવીને સેનાને પાછો સોંપ્યો કે લો ભાઈ આ ઘોડો તમારો અને હરખાતી સેના ઘોડાને લઈને વિજય કૂચ કરતી આગળ વધી દરમિયાન વાલ્મીકીએ લવકુશને આખું રામાયણ મોઢે કરાવીને અયોધ્યા મોકલ્યા હો ભાઈ અયોધ્યાની શેરીઓમાં લવકુશ રામાયણ ગાતા ગાતા ફરવા લાગ્યા રામને એની જાણ થઈને એમણે બંને પાસે રામાયણ સાંભળ્યું એ જ વખતે વાલ્મીકી ત્યાં પહોંચી ગયા ને લવકુશની પૂરી ઓળખ આપી હો લવકુશ તો સીતાના જ પુત્રો છે એ જાણીને રામે એમને છાતીએ લગાડ્યા ભેટ્યા અને કહ્યું તમારી માતાને પણ હું બોલાવી લઉં છું હવે વાલ્મીકી સીતાને લેવા ઉપડ્યા સીતા વિચારમાં પડ્યા કે જવું કે ન જવું વાલ્મીકીએ કહ્યું અમારા જેવા ઋષિ સમાધાન કરાવનારા હોય ત્યાં તમારે બીજું વિચારવાનું હોય જ નહીં હો સીતા વાલ્મીકીની આજ્ઞાશી રીતે ઉથાપે ભાઈ તો ભાઈ આવી હતી આ રામના પુત્રો લવ અને કુશની વાર્તા સીતાના પુત્રોની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો